એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો હેતવી વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર મહેસાણામાં બેઠા બેઠા અજય વાર્તા સાંભળે છે આવો આવો હેતવી બેન અજયભાઈ આજે છે ને આજે હું તમને બધાને સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ તમને બહુ ગમશે જોજો તમે બધા એ દિવાળીમાં ફટાકડા તો ફોડ્યા જ છે હે હા તે આ ફટાકડાની વાર્તા છે ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ફટાકડાની ટોળીમાં તડાફડી <laughs> અરે ભાઈ આ વાર્તા પ્રભુલાલ દોશીની છે હો ધ્યાનથી સાંભળજો ફટાકડાની ટોળીમાં તણાફડી દિવાળીના દિવસો હતા જેમ રમતના મેદાનમાં કે રમવાની જગ્યાએ બાળકોની ટોળી ભેગી થાય તેમ આજે ફટાકડાની ટોળી ભેગી થઈ હતી હો આ ટોળીમાં નાના મોટા ઘણી જાતના ફટાકડા હતા સૌ ભેગા મળ્યા અને વાતો કરવા લાગ્યા કેટલાક તો વાત વાતમાં પોતાની બડાશ આંકવા લાગ્યા સૌથી પહેલા તો એટમ બોમ્બે ગુમાનથી મોટા અવાજે કહ્યું બધા ફટાકડામાં સૌથી હું મોટો છું સમજાને મારા જેવો મોટો ધડાકો બીજા કોઈ ફટાકડા ન કરી શકે લો બોલો એટમ બોમ્બે તો આવો ગુમાન કર્યો એક ખૂણામાં ટેટા ટોળું વળીને બેઠા હતા ટેટા હોય ને ફટાકડાના તેમનાથી એટમ બોમ્બની બડા સહન થઈ શકી નહીં બધા ટેટા સંપ કરીને એકી સાથે ધડુમ ધડુમ ધડુમ ધડુમ કરતા ફૂટ્યા ટેટાની ટોળીને એમ હતું કે આપણે એટમ બોમ્બને બતાવી દઈએ કે બધા ભેગા થઈને એટમ બોમ્બ કરતા પણ મોટો ધડાકો કરી શકીએ છીએ ત્યાં તો ધડુમ એમ કરતા ખૂબ મોટા અવાજ સાથે એટમ બોમ્બ ફૂટ્યો ધડુમ તેનો આ અવાજ સાંભળીને ટેટા તો ઘેટાની જેમ નરમ ઘેંસ જેવા થઈ ગયા હા અવાજ સાંભળીને પેલા લવિંગ્યા ફટાકડા તો એવા ડર્યા એવા ડર્યા કે તો તડાફડી તડાફડી બોલાવતા જાય ને જાય નાઠા નાસ્તા નાસ્તા કોઈક બિચારા પડી ગયા અને નાસી ન શક્યા એટલે એમણે પડ્યા પડ્યા સુરસુરિયા બોલાવ્યા લવિંગિયાની પાછળ તડાક તડતડ તડાક તડતડ તડાક તડતડ કરતા ચાંદલિયા પણ દોડ્યા ફૂલઝર તો તરત જ નાના બાળકો પાસે પહોંચી ગયા અને પ્રકાશના ફૂલડા વેરવા લાગ્યા ભાઈ ફૂલઝરની પાછળ બપોરિયા પણ લીલો અને ગુલાબી પ્રકાશ વેરતા દોડ્યા ફટાકડા બધા હો નાના નાના ભો ચકરી અને ભો કોઠી એ પણ બોમ્બ અને ટેટાના અવાજથી ડરીને એમની પાછળ નાઠા ફૂલઝર અને બપોરિયા જ્યાં ચાંદલિયા નાના બાળકોની સાથે રમતા હતા ત્યાં નાસી આવ્યા અને ફૂલઝર તો હસી હસી ને ફૂલો વેરતા વેરતા બાળકોની સાથે વાતો કરવા લાગ્યા ભાઈ બધા નાના ફટાકડા લવિંગિયા ફૂલઝર ભોંચકરી ભોંકોઠી બપોરિયા તડતડિયા અને ચાંદલિયા ભાગ્યા એટલે એટમ બોમ્બ અને ટેટા એકલા પડી ગયા ટોળીમાંથી જુદા પડવું તેમને ક્યાંથી ગમે સૌની સાથે રહે તો જ મજા આવે ને એટલે એટમ બોમ્બ અને ટેટા નાના ફટાકડાની ફોજની પાછળ પાછળ આવ્યા હો તે બેવ આવ્યા એટલે બધા નાના ફટાકડા વળી પાછા તેમનાથી દૂર નાઠા ફટાકડાને દૂર નાસ્તા જોઈને નાના બાળકો પણ એ ફટાકડાની સાથે ભાગ્યા ભાગતા ભાગતા ભાગતા ભાગતા તે બાળકોએ એટમ બોમ્બ અને ટેટાને સંભળાયું તમે ભાગો અહીંથી પાછા તમે ભાગો અહીંથી પાછા તમારી સાથે કરી છે કિટ્ટા તમારી સાથે કરી છે કિટ્ટા મોટા જો તો મોટા ધડાકા મોટા પાસે જઈ કરજો નાના સંગે તો નાના થઈને રહે એ જ બસ આવે અમારી સાથે તે દિવસથી નાના બાળકો એટમ બોમ્બ અને ટેટાથી દૂર જ રહે છે હો ભાઈ તમે કાંઈ મોટા મોટા બોમ્બ થોડા ફોડો છો અને પેલા લવિંગિયા ને ફૂલઝર ને બપોરિયા ચાંદલિયા ભોંચકરી કોઠી ને તડતડિયા અને બીજા નાના ફટાકડાની સાથે જ બધા બાળકો રમે છે મોટા ફટાકડા કોઈ ફોડે નહીં કારણ કે મોટા ફટાકડા તો ગુમાન કેવો કરતા હતા તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો